आप सुन रहे हैं ब्रह्म कुमारी इसका सामुदायिक radio station radio Madhuban radio Madhuban 90.4 FM सुनते रहिए मुस्कुराते रहिए નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે આપણી બોલી આપણી ભાષામાં બ્રહ્માકુમારી સામુદાયિક radio station radio Madhuban ninety point four FM હું છું Chirag Baraiya Shri USB group of કોલેજીસમાંથી આજે મારી સામે છે મારો જ ક્લાસમેટ ગેસ્ટ તરીકે મિસ્ટર લય ઉપાધ્યાય સો લય ઉપાધ્યાય તમને કેવું ફીલ થાય છે અહીંયા આવીને પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલાવવા માટે મારો એક પ્રિવિલેજ છે કે હું તમારી સાથે અહીંયા બેસીને વાત કરું છું તમારી સાથે એક અંગત એક સોશિયલ ટોપિક પર ચર્ચા કરવા માટે સો તમારો ખૂબ ખૂબ આભાર એની માટે ઓકે મિસ્ટર લઈ મારી સાથે જ ભણે છે ફિઝિયોથેરાપીમાં યુએસબી ગ્રુપ ઓફ કોલેજીસમાં તો આપણે આ જે ટોપિક પર વાત કરી રહ્યા છીએ તે છે યુથનો પોલિટિક્સ સાથે વિચાર કે યુથ પોલિટિક્સ વિશે શું વિચારે છે તો મિસ્ટર લઈ તમારું શું કહેવું છે કે આજનું આ યુથ છે એ વોટ કરવા નહીં જતું તો એ આવું શા માટે વિચારે છે કે વોટ કરવા નહીં જવું તમારો આના આના તરફ શું વ્યૂ છે મારો વ્યૂ આના તરફ એવો છે કે યુથમાં એકચ્યુઅલી જાગૃતિ છે પણ જે રીતની પાર્ટી છે જે રીતના વાયદા લોકો કરે છે જે રીતના પોલિટિશિયન્સ જે રીતે બોલે છે એના પર સીધી રીતે એવો ભરોસો બેસતો નથી લોકો કહે છે કે પાણી આપીશું આમ કરીશું તેમ કરીશું તમને શિક્ષણ આપીશું ગરીબી ગરીબી દૂર કરીશું અલગ અલગ જાતના ઘણા બધા વાયદા છે પણ એ વાયદા પૂરા થતા નથી અને એના લીધે યુથમાં જાગૃતિ છે પણ એમને વોટ આપ વોટ આપતી વખતે એમને એટલું જ એ સંકોચતા હોય છે કે કોને આપે કેવી રીતે આપે અને છેલ્લે એ થતું હોય છે કે કોઈને વોટ આપી શકતા નથી એ રીતે સો મારા પ્રમાણે તો એવું છે કે અગર કોઈ યોગ્ય પોલિટિશિયન છે જે બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે એમના વાયદા પ્રમાણે તો યુથ વોટ આપવા જશે કારણ કે વોટ કિંમતી છે સારું છે બહુ સારી વાત કરી તમે વોટ વિશે કે વોટ બહુ કિંમતી છે તો શું તમારો પર્સનલ એક્સપિરિયન્સ શું કહે છે કે તમારી આસપાસના લોકોમાંથી કેટલા લોકો વોટ કરવા જાય છે તમારો પર્સનલ એક્સપિરિયન્સ શું છે એ જણાવશો જરા મારો પર્સનલ એક્સપિરિયન્સ પણ હું જોઉં તો હા યુથ વોટ આપવા જાય છે લોકો વોટ આપવા જાય છે બટ સોમાંથી તમને એવું તમને મળશે કે સોમાંથી સિત્તેર જણ નથી જતા એમાંથી ત્રીસ લોકો જાય છે કારણ કે લોકોને લોકોને છે આમ કે પોલિટિશિયન્સ બધું જ બધા જ વાયદા કરે છે પોલિટિશિયન્સ ફક્ત વાયદા કરે છે એમ જ લોકો વિચારે છે પણ એ વાયદા પૂરા થતા નથી લોકોને સારા પોલિટિશિયન્સ જો લોકોને સારા પોલિટિશિયન્સ જોઈએ છે સારી પ્રો ફેસિલિટીઝ પ્રોવાઈડ જોઈએ પ્રોવાઇડિંગ જોઈએ છે બટ કશું એમની જરૂરિયાતો પૂરી થતી નથી ગરીબી વધે છે પોલિટિશિયન્સ કે ગરીબી ઓછી થાય છે બટ ગરીબી ઓછી થતી નથી મહેંગાઈ વધતી જાય છે સો ફેસિલિટીઝ મળતી નથી કશું થતું નથી સો લોકોમાં જાગૃતિ જેટલી હોય છે એટલી જ ઓછી થઈ જાય છે તો તમે મારું એ જ કહેવું છે કે જેટલી જેટલું લોકો વોટ કરવા જાય છે એનાથી ઓછા લોકો નથી આપી શકતા કારણ કે ફેસિલિટીઝ પ્રોવાઈડ નથી થતી મારું એ જ કહેવું છે કે બહુ સારી વાત કરી તમે પોલિટિશિયન્સ વિશે કે ફેસિલિટી મળતી નથી વાત બરાબર છે ફેસિલિટી મળતી નથી પોલિટિશિયન્સ સારો ન હોવાના કારણે તો પોલિટિશિયન્સ કેવો હોવો જોઈએ તમારા મત પ્રમાણે સારું છે મિસ્ટર લે તમે બહુ સારી ઇન્ફોર્મેશન આપી કે પોલિટિશિયન ફેસિલિટી આપતા નથી તો આપ તમારા મત પ્રમાણે પોલિટિશિયન્સ કેવો હોવો જોઈએ લોકો શું ઈચ્છે છે કે પોલિટિશિયન્સ કેવો હોવો જોઈએ લોકોના મત પ્રમાણે અને તમારો શું વ્યૂ છે જો તમે અત્યારની વાત કરો તો તમે જેટલા બી પોલિટિશિયન્સ જોશો એ કંઈક એમની ખાસી મોટી ઉંમરના છે ઘણા બધા કોઈ એવો યુથ યુથ હું તમને એમ કહું તો કોઈ એવી નાની ઉંમરનો કોઈ પોલિટિશિયન છે એની અગર કોઈ હોય તો એને આગળ વધવા નથી દેતા આલકો આલકો જેટલા બી મોટા મોટા પોલિટિશિયન્સ છે હું એમનું નામ તો નહીં કહેવા માગું બટ હા બધા વાયદા કરે જ છે બટ આટલા વર્ષોથી એ લોકોએ કંઈ કર્યું નથી એમ કહેવામાં આવે છે કે ગરીબી દૂર થશે કે કિસાનોને બધી જ એમની શું કે એમની જરૂરિયાતો પૂરી કરશે શિક્ષણ બધે શિક્ષણ બધે પ્રોવાઈડ થશે પણ એ બધું કંઈ જ થયું નહીં સો મારા પ્રમાણે તો એવું છે કે જો આ બધા કંઈ અત્યારના જે પોલિટિશિયન્સ છે કંઈ નથી કરી શકતા તો એક નવા પોલિટિશિયન એક યુથ એક યુવા પોલિટિશિયનને ચાન્સ આપીને કંઈ ખોટું નથી કારણ કે વાયદા તો એ બી કરવાનો છે પણ હવે એની પર એક ભરોસો મૂકીને જોવાનું છે કે એ પૂરા કરે છે કે નહીં સો એ બધાને એક વખત ચાન્સ આપ્યો તો આને બી કેમ નહીં મારું તો કહેવું એ છે કે એક યુવા પોલિટિશિયન હોવો જોઈએ એક નહીં ઘણા હોવા જોઈએ કે જો એક એક જણ દેશને ચલાવી શકતો હોય તો એવા બીજા હોય તો દેશ માટે ઘણું સારું છે અને આજે આ દેશ એક યુથ દેશ કહેવાય છે એક યુવા દેશ કહેવાય છે યુવાઓનો દેશ કહેવાય છે તો મારા ખ્યાલથી તો એવું જ છે કે એક યુવાને ચાન્સ આપવો જ જોઈએ પોલિટિશિયન બનવા માટે અને આગળ વધવા માટે દેશ ચલાવવા માટે ઓકે બહુ સારી વાત કરી તમે યુવા પોલિટિશિયન્સ વિશે તો મારું લય ભાઈ તમને એવું પૂછવું છે કે જો એક યુવા પોલિટિશિયન આવી જાય તો શું થાય આ જનતાની પ્રગતિ થાય કે જનતાની બરબાદી થાય તમારો પર્સનલ એક્સપિરિયન્સ શું છે આના વિશે એ જણાવો હવે હું આની ઉપર હું તમને એમ કહું તો તમે જ્યાં સુધી કોઈ યુવા કોઈ પ્રતિનિધિને તમે ઊભો નહીં કરો તમે ત્યાં સુધી તમને કોઈ ખબર નહીં પડે મારું તો કહેવું એ છે કે તમે આટલા બધાને ચાન્સ આપ્યા આટલા બધા પોલિટિશિયન્સને ચાન્સ આપ્યા આટલા મોટા મોટા બહુ જાણીતા નામ છે અત્યારે દુનિયામાં પણ એમનું એમ તમે પર્સનલી એમ જુઓ તો એમણે કર્યું શું છે ગામ ગામમાં તમે એમ કહો છો એ લોકો એમ કહેતા હોય છે કે પાણી પહોંચે છે વીજળી પહોંચે છે ખાવાનું પહોંચે છે બધું જ કશું થતું નથી શિક્ષણ પહોંચે છે આજે તમે દેશમાં જુઓ તો તમને ક્યાંય હજી તમને કેટલાય ગામડાઓમાં તમને એવા અભણ લોકો મળે છે એમ કહેવામાં આવે છે કે ચાઇલ્ડ મેરેજ ખતમ થઈ ગયું છે બાળ વિવાહ હવે ક્યાંય નથી તો બી કેટલી બધી જગ્યાએ તમે જોશો તો બાળ વિવાહ થતું હોય થતા હોય છે અને ઠેર ઠેર થતા હોય છે એવું નથી કે એક જગ્યા થતું હોય છે અને બસ આ જ જગ્યા થાય છે એવું ઘણી બધી જગ્યાએ થતું હોય છે સમગ્ર રાજ્યમાં થતું હોય છે સમગ્ર દેશમાં થતું હોય છે સો મારો ખ્યાલ તો એ છે કે જ્યાં સુધી તમે કોઈ ચેન્જ નહીં લાવો જો અગર તમારે કંઈ ચેન્જ કર્યું તો તમારે પહેલાં પહેલાં પોતે ચેન્જ થવું પડશે મારું તો કહેવું એ જ છે if you want to be the change you have to be the change તો મારું તો કહેવું એ છે કે તમે એક વખત જો તમે યુવાની વાત કરો તો તમે તમારી એક વખત તો એક યુવા પ્રતિનિધિને ચાન્સ આપવો જ જોઈએ અને એને એક વખત દેશ બદલવાનો ચાન્સ આપવો જોઈએ કે એ જોવું જોઈએ કે એ શું કરી રહ્યો છે આગળ અને એની પર કંઈક આગળ નિર્ણય લેવો જોઈએ ઓકે મિસ્ટર તમે બહુ સારી વાત કરી યુવા પોલિટિશિયન્સ વિશે તો હજી એક વાત પૂછું હું તમને કે યુવા પોલિટિશિયન્સ અને એક વૃદ્ધ પોલિટિશિયન્સ વચ્ચે ફરક શું છે એક યુવા પોલિટિશિયન આવે તો શું થાય અને એક વૃદ્ધ પોલિટિશિયન્સ આવે તો શું થાય બંને દેશ ચલાવે તો કઈ રીતે ચલાવે જો અત્યાર સુધી મેં વાત તો એમ જ કરી છે કે મેં બહુ યુવાનું યુવા વિશે વાત કરી મેં બહુ યુથ વિશે વાત કરી હવે તમારા પ્રશ્ન પ્રમાણે હું તમને એમ કહું તો એક વૃદ્ધ નેતા એક વૃદ્ધ નેતા પાસે એક કમ્પ્લીટ એક્સપિરિયન્સ છે જે એના આખા દેશને વિશે એમ ખબર છે કે શું છે આખી દેશની એની ઇતિહાસ એને ખબર છે અને જે યુવા છે જે નવો છે જે નવો માણસ છે એની પાસે એક જુસ્સો છે અંદર એક હોસલો છે કે હા એ બધું ચેન્જ કરી શકે જે બગડી ગયું છે સો મારા પ્રમાણે તો એવું છે કે અત્યાર સુધી મેં બધી યુવાની જ વાત કરી છે એટલે મારા પ્રમાણે એવું નથી કે યુવા એટલે કોઈ કોઈ નાની ઉંમરનો માણસ મારા પ્રમાણે તો બસ એવું છે કે કોઈ બી માણસ માણસ સાઠ વર્ષનો કે સિત્તેર વર્ષનો હોય પણ એના મગજમાં એ જુસ્સો હોવો જોઈએ એક યુવાનો જુસ્સો હોવો જોઈએ અને એક રીતની એવી એની સોચ હોવી જોઈએ કે હા કે આ એક પ્રોબ્લેમ છે તો આ પ્રોબ્લેમને આવી રીતે હું સોલ્વ કરી શકું છું સો હું તો એ જ કહેવા માગું છું કે કોઈ ઉંમર યુવા કે યુથ એ ડિસાઇડ નથી કરી શકતું કે એક એજ કશું ડિસાઇડ નથી કરી શકતું એનો એક માણસનો વિચાર જ આગળ વધારી વધારી શકે છે સો મારા પ્રમાણે તો હું તો તમને એમ જ કહું છું કે હા કે જો એક વૃદ્ધ અને એક યુવાન નેતા જો સાથે મળીને એક દેશ ચલાવે તો દેશનો બહુ જ આગળ આધાર આઈ મીન બહુ જ સારી રીતે પ્રગતિ કરે આ તો મારું કહેવું એ જ છે કે દેશમાં એક યુવા નેતા બી છે અને એક વૃદ્ધ નેતા બી છે તો અગર એ બંને મળીને એક દેશ ચલાવે આપણો આ દેશ ચલાવે તો મારા ખ્યાલથી આ દેશ બહુ જ આગળ વધી શકે છે અને પ્રગતિ કરી શકે છે સો હું તો એમ જ કહું છું કે હા એક યુવાનો જુસ્સો એનો એના વિચાર અને એક વૃદ્ધ નેતાનો એનો એક્સપિરિયન્સ એની એની આખી ઇતિહાસ એ બધું યુઝ કરીને જો એ આગળ આ દેશ ચલાવવાનો પ્રયત્ન કરે તો હા ભારત એક બહુ જ આગળ મોટો દેશ બની શકે છે બહુ જ પ્રગતિ કરી શકે છે બહુ સારી વાત કરી લઈ ભાઈ તમે કે દેશમાં યુવા અને વૃદ્ધ બંને નેતા જો મળી જાય તો દેશ બહુ સારો ચાલી શકે આપનો વ્યૂ બહુ સારો છે તો આપણે હવે નાનકડો બ્રેક લઈશું આપણે ફરી મળીશું આપણા શો આપણી બોલી આપણી ભાષા બ્રહ્માકુમારી સામુદાયિક radio station radio Madhuban ninety point four FM હું છું બારૈયા ચિરાગ અને મિસ્ટર લઈ ફરી મળીશું જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો માંડજો માળિયા બનાવ્યા તમે મેળીને માળિયા કેટલા બનાવ્યા તમે મેળીને માળિયા કેટલા રહ્યા તમે નાણા ઓ જરા સરવાળો માણજો જિંદગીમાં કેટલું કમાણા ઓ જરા સરવાળો થઈ કેટલી દુનિયા ડખોળી દયા થઈ કેટલી દુનિયા ડખોળી મોટા થઈ ખોટા મનાણા તો જરા સરવાળો માનજો જિંદગીમાં કેટલું કમાણા તો જરા લાવ્યા છો કેટલું ને લઈ જશો કેટલું લાવ્યા છો કેટલું ને લઈ જશો કેટલું છેવટ તો લાકડા ને છાણા ઓ જરા સરવાળો માંડજે જિંદગીમાં કેટલું કમાણા ઓ જરા સરવાળો માંડ હિસાબમાં મુકાણા ઓ જરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા ઓ જરા સરવાળો आप सुन रहे हैं ब्रह्म कुमारी इसका सामुदायिक radio station radio Madhuban radio Madhuban 90.4 FM सुनते रहिए मुस्कुराते रहिए નમસ્કાર દર્શક મિત્રો આપનું ફરી સ્વાગત છે આપણો શો આપણી બોલી આપણી ભાષામાં હું ચિરાગ બારૈયા આપણો શો બ્રહ્માકુમારી સામુદાયિક radio station Madhuban ninety point four FM આપણો ગેસ્ટ છે મિસ્ટર લય ઉપાધ્યાય યુએસબી કોલેજમાંથી સૌ પ્રથમ તો તમારો ફરીથી આભાર માનવા માંગુ છું કે તમે મને અહીંયા ફરીથી બોલાયો મારો વ્યૂ જાણવા માટે આટલા બધા નેતા આજ સુધી આવી ગયા છે તો તમારું શું કહેવું છે કે બધા નેતા ફક્ત બોલે છે કંઈ કરતા નથી શું તમારો વ્યૂ એવો છે કે નેતા કંઈ કરતા નથી અને કરે છે તો કેટલું કરે છે એ વિશે તમારું શું કહેવું છે જો હું એમ નથી કહેતો કે નેતા કંઈ કરતા નથી પણ હા એક વસ્તુ છે જેટલા વાયદા એ લોકો કરે છે જેટલું એ લોકો બોલે છે એટલું બધું તો પૂરું થતું નથી લોકો નેતાને એટલે વોટ આપે છે કેમ કે એમને એમની જરૂરિયાતો પૂરી જોઈએ છે અત્યારે મહેંગાઈનો બહુ જ જમાનો આઈ મીન વધી રહી છે દિવસે દિવસે તમે જોશો તો રૂપિયો પડી રહ્યો છે ડોલરનો ભાવ વધી રહ્યો છે તો તમે એ રીતે જોશો તો કોઈ દિવસ આ રીતની ખરાબ હાલત કોઈ દિવસ કોઈ દેશમાં મતલબ આપણા દેશે કોઈ દિવસ વિચારી નથી જે આજે થઈ રહી છે આપણી તો મારા પ્રમાણે તો એ છે કે હા નેતા કરે છે બધી મહેનત કરે છે બટ પૂરતી નથી કરતા કારણ કે જો પૂરતી કરતા હોત તો આજે આપણી આ હાલત ના હોત અત્યારે ઘણા બધા દેશના ઘણા બધા રાજ્યોમાં અત્યારે આ શિક્ષણની પ્રોબ્લેમ થઈ રહી છે તમે ગમે ત્યાં જાઓ કોઈ બી રાજ્યમાં જાઓ હું કોઈ કોઈ પર્ટિક્યુલર નથી કહેતો પણ હા તમે ગમે ત્યાં જશો ત્યાં તમને એકલું તો તમને ક્યાંય બી એવું મળશે જ કે હા અહીંયા ગરીબ લોકો વધારે છે અને અહીંયા શિક્ષણ નથી જ્યાં ત્યાં તમને તમને દેખાશે કે એમ કહે છે લોકો એમ કહે છે કે અમારે ત્યાં બધું ચોખ્ખું છે અમારે ત્યાં ચોખ્ખાઈ છે શહેર બી ચોખ્ખા નથી ગામડા બી ચોખ્ખા નથી અને જો શહેર ચોખ્ખા છે તો એ બસ અમુક જ શહેર એવા છે કે અત્યારે જેમનું અત્યારે નામ વધી રહ્યું છે હું કોઈનું નામ નહીં આપવા માગું બટ હા ઠેર ઠેર હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે નેતાઓ દ્વારા તો મારા પ્રમાણે તો એ છે કે બધું કામ હજી પૂરું થયું નથી તો એ કામ પૂરું થવું જોઈએ એટલે જ નેતાને વોટ આપવો જોઈએ ઓકે તો તમે વાત કરી કે પોલિટિશિયન્સ ફક્ત બોલતા નથી કરે પણ છે અને કરે છે તે પૂરતું નથી વાત તો સાચી છે જે વસ્તુ થઈ રહી છે તે પૂરતી નથી તો તમને શું લાગે છે કે ગવર્મેન્ટે કેવા પગલાં લેવા જોઈએ કે જેથી લોકો વોટ કરવા તરફ મોટિવેટ થાય આજની યુવા પેઢી છે એ વોટ કરવા તરફ મોટિવેટ થાય વોટ કરવા માટે જાય કેવા પગલાં લેવા જોઈએ ગવર્મેન્ટે હવે ગવર્મેન્ટ હું નેતાની વાત કરું તો હા અત્યારના અત્યારનો કોઈ બી નવો નેતા નવા નેતા જે બી કોઈ ઊભા થાય હું તમને એમ કહું એક ડાયનામિક હોવા જોઈએ એમના અવાજમાં એમના વર્ડ્સમાં લોકોને એક ભરોસો બેસવો જોઈએ એક રીત અત્યારે ઓકે મારા ખ્યાલથી તો હું એમ કહું તો દેશમાં લોકો મત આપવા એટલે નથી જઈ શકતા અત્યારે એ રીતનું હું તમને એમ કહું તો હા કે ઘણા બધા ગવર્મેન્ટ એવા સ્ટેપ્સ ઉઠાવવા જરૂરી છે જેનાથી લોકોને મત આપવા માટે જાગૃતિ થાય કારણ કે તમે એમ જુઓ તો કે જ્યારે ઇલેક્શન્સ આવે છે જ્યારે ઇલેક્શન્સ આવતા હોય છે ત્યારે ઘણી બધી જગ્યાએ એવું હોય છે જ્યાં જ્યાં જે સેન્ટર્સ હોય છે ત્યાં બહુ લાંબી ભીડ હોય છે કે સેન્ટર્સ બહુ દૂર રાખ્યા હોય છે એરિયામાં જે પ્રમાણે એરિયા હોય એના કરતાં પછી ત્યાં બરાબર સગવડ નથી હોતી અને આજનો અત્યારે અત્યારની હું તમને હાલત કહું તો હા અત્યારે બધું જ ઇન્ટરનેટ પર ચાલે છે તમે જુઓ તો બધું જ સોશિયલ છે બધું સોશિયલ મીડિયા પર છે તમારી પાસે આધાર કાર્ડ છે વોટર આઈડી છે તો મારા ખ્યાલથી તો એ બધું તમારે પ્રોવાઈડ તમારે બધું જ ઇન્ટરનેટ પર કરવું જ જોઈએ બિકોઝ અત્યારે અહીંયા જ અત્યારે જે આ જે આ યુવા પેઢી છે એ બધું એની પર જ આધાર એ બધું એની પર જ આધાર રાખે છે કે જે બી ઇન્ટરનેટ છે એ બધા પર એમને બધી ફેસિલિટીઝ મળી રહે તો એમને ક્યાંય બહાર જવાની જરૂર ના પડે અને ઘણી વખત એવું થયું છે કે વોટર વોટિંગ લિસ્ટમાંથી ઘણા બધા જે મતદારો છે એમનું નામ નથી હોતું એટલે એ વોટ નથી આપી શકતા એટલે મારા ખ્યાલથી તો એ છે કે ગવર્મેન્ટ હજી અમુક સ્ટેપ્સ એમણે લેવા જ જોઈએ આ રીતના કે એમણે મારા ખ્યાલથી તો એવું જ છે કે એમણે આ સ્ટેપ્સ લેવા જોઈએ કે એમણે સેન્ટર્સ સરખી જગ્યા પ્રોવાઈડ કરવા જોઈએ ઇન્ટરનેટ પર આધાર કાર્ડ અને વોટર આઈડી માટેનો એમણે ઓપ્શન્સ પ્રોવાઈડ કરવા જોઈએ અને જો જે બી સેન્ટર હોય જ્યાં બી હોય ત્યાં પૂરતી સેવાઓ આપવી જોઈએ જેનાથી લોકોને કોઈ તકલીફ ના પડે ઓકે લઈ તમે બહુ સારી વાત કરી કે વોટ આપવા માટે જવું જોઈએ વોટના કયા કયા સ્ટેપ લેવા જોઈએ આધાર કાર્ડની વાત કરી ઇન્ટરનેટની વાત કરી બહુ સારી વાત કરી તો નેતાને જોઈને બધા વોટ આપે છે કે નેતા કેવો હોય છે ઘણા નેતાની ઇમેજ ખરાબ હોય છે તો નેતાની ઇમેજ કેવી હોવી જોઈએ લોકો માટે કે બધા એને વોટ કરે ઘણા નેતા વિશે અફવાઓ ઉડતી હોય છે કે આ નેતા આવો છે તેવો છે તો નેતાના તમારા મત પ્રમાણે નેતા કેવો હોવો જોઈએ કે જેને બધા મત આપે સુવિધા છે તમારા તમે બહુ અગત્યની વાત કરી કે નેતા ખરાબ હોય છે કે નેતાના બહુ બધી બહુ બધી એવી અફવા ઉડતી હોય છે કે આ નેતા આવો છે આ નેતા તેવો છે હા એક જો તમારે એક દેશ ચલાવો છે અત્યારે આજની તારીખમાં હું તમને એમ કહું તો તમારે એક દેશ ચલાવો છે તો દેશે મળીને બધું કરવું પડશે અગર તમારે કોઈ તમારે દેશ સારી રીતે ચલાવો છે અને તમારે આગળ વધવું છે તો એક દેશે જ એમનો પોતાનો એક યોગ્ય નેતા ચૂનવો પડશે એને મત આપીને અને એ નેતા એક એવો હોવો જોઈએ કે જેનો અવાજ બધાને સંભળાય અત્યારે ઘણા બધા નેતા છે ઘણા બધા આપણા દેશમાં ઘણા બધા ઘણા બધા રાજ્ય છે એમાં ઘણા બધા નેતા છે બટ એ એમ કહેવાય કે એવું છે કે નામ ના કહેવાય કે કોઈ સાંભળવા માટે નથી કે આ તો છે એવી રીતે લોકો એમને ધારતા હોય છે એ લોકો એ રીતે એમને પરખતા હોય છે કે એમની એ લોકો ખાલી નામ માટેના નેતા હોય છે કંઈ કામનું કામના નથી હોતા કે જો તમારે એક યોગ્ય નેતા જોઈએ છે તો એક એવો માણસ હોવો જોઈએ મારા કહેવા પ્રમાણે તો એ જ છે કે હા એક નેતા એક એવો જે બી નેતા ઊભો થાય જે બી નેતા એક પ્રતિનિધિ બને જેને મત આપવા લોકો જાય એ એક એવો હોવો જોઈએ કે જેનું કમ્પ્લીટલી એક સ્ક્રીનિંગ હોવું થઈ જવું જોઈએ કે એના પર કોઈ દાગ ના હોય કે એ માણસ કમ્પ્લીટલી ચોખ્ખો માણસ હોય કે જેને જેણે કોઈ ખોટું કામ ના કર્યું હોય જેના કોઈ એવા કેસીસ ના હોય જેના કોઈ એવા લફડા ના હોય સો હું તો એમ જ કહેવા માગું છું કે કોઈ બી તમે નેતા ઊભો કરો કે કોઈ બી એવો પ્રતિનિધિ ઊભો કરો એક દેશ ચલાવવા માટે એક એક પીએમ માટે તો એનું એક પહેલાંથી એક એનું એક સ્કેનિંગ થઈ જ જવું જોઈએ કે એ એ કેટલા પાણીમાં છે પહેલાં બધાને ખબર પડી જવી જોઈએ કે જ્યારે આગળ જો તમે એને મત આપો જો એ સિલેક્ટ થાય તો તમને પાછળથી પછતાવ ના થાય કે તમે એક ખોટી વ્યક્તિને મત આપ્યો સો મારું તો એ જ કહેવું છે કે પહેલાં બધી જે બી વ્યક્તિ હોય એની પહેલાં પૂરી જાણકારી આપણે લઈ લેવી જોઈએ અને એને સમજી વિચારીને મત આપવો જોઈએ ઓકે મિસ્ટર લઈ તમે બહુ સારી વાત કરી નેતા વિશે વોટિંગ વિશે નેતા કોઈ દાગવાળો ના હોવો જોઈએ નેતાનું ચરિત્ર સારું હોવું જોઈએ લોકો એવો નેતા ઈચ્છે છે તો આજની યુવા પેઢી વોટ કરવા માટે જાય આપણે લોકોને કહીએ કે વોટ કરો અને તમે પણ કહી દો લોકોને કે લોકો વોટ કરવા જાય જો ઇલેક્શન થઈ ગયા હોય તો આવતી વખતે વોટ કરે અને ઇલેક્શન્સ જો બાકી હોય તો અત્યારે પણ વોટ કરી દે હું તો મારા વાલા ભાઈઓ ભાઈઓ અને બહેનોને એમ જ કહેવા માગું છું કે જો તમારે કોઈ ચેન્જ જોઈએ છે જો તમારે કોઈ બદલાવ જોઈએ છે તો વોટ કરો મત આપો કારણ કે જો તમે મત નહીં આપો અને કોઈ જેવી તેવી વ્યક્તિ તમારા રાજ્ય કે તમારા દેશને ચલાવવા માટે તમે ઊભો કરશો તો એ તમને તકલીફ પડવાની છે એની સો બધાએ પોતાની પોતાની પર્સનલી માટે પર્સનલી પોતાની માટે મત આપવું જ જોઈએ અને આ વખતે કોઈએ વોટ ના આપ્યો હોય તો હું બધાને એક રિક્વેસ્ટ કરું છું કે હવે જ્યારે બી આવતી વખતે જ્યારે બી વોટિંગ વોટિંગનો સમય આવે ત્યારે બધા ભૂલે ભૂલ ભૂલ્યા વગર બિલકુલ બી વોટ આપવા જાય અને દેશને મદદ કરે કારણ કે આ યુવા દેશ છે અને જો યુવા આગળ નહીં વધારી શકે તો કોઈ આનો આધાર નથી આગળ સો હું તો આ જ કહેવા માનું ઓકે આભાર મિસ્ટર લઈ ખૂબ ખૂબ સારી વાતો કરી તમે લોકોને કહ્યું કે વોટ આપવા જાઓ આ વખતે નહીં તો આવતી વખતે પણ વોટ આપો વોટ જરૂરી છે એક સારા નેતા માટે બહુ સારી વાત કરી તો આપણે આજે અહીંયા અહીંયા જ વિદાય લઈશું આપણો શો આપણી બોલી આપણી ભાષામાં બ્રહ્માકુમારી સામુદાયિક radio station radio Madhuban ninety point four FM હું ચિરાગ બારૈયા આપણો ગેસ્ટ મિસ્ટર લય ઉપાધ્યાય સાંભળતા રહો હસતા રહો હેલ્ધી રહો પછી મળીશું અલવિદા